હોય કરી આપે જે પરમાત્મા સાથે બેસતા હોય તે કરી આપે The one who is always seated next to Paramatma હિન્દી એને આવડે છે દાદા માં તમે બોલો છો હિન્દી એને આવડે છે હિન્દી પરમાત્મા સાથે બેઠ के साथ बैठ समझे ना? तो इसको कौन बैठता है કેવી રીતે એને ગોતે દાદા पूरे तुमने अंतरात्मा आपको प्राप्त हुआ है कि तो वो बता देंगे He is, uh, he can make it possible for you, just like he has made it possible for me. Not possible, hundred percent, guarantee. हम बता देंगे तो सबको बता दिया इसलिए हम करता है निरंतर आनंद में ही रहते हैं बाहर की तकलीफ हो तो भी आनंद है बाहर की तकलीफ हो तो भी आनंद है निरंतर आनंद में रहते हैं I'm not there for them. This should be in my family. This is my dream. અહીંયા એના આધ્યાત્મિક પ્રોગ્રેસ માટે જ આવ્યો છે અને કઈ મટીરિયલ ગેઇન નથી જોઈતો ખાલી આધ્યાત્મિક ગેઇન જ જોવે છે એટલા માટે જ આવે છે હોતા નહીં ને ઠીક ઠીક એ તો લેડી વાત હે સચી વાત હે વાસ્તવિકતા હતી નહીં કોઈ જગ્યાએ this is one place in the world real कभी कोई वक्त होता है नहीं तो होता ही नहीं तो लाइट कभी होता नहीं ये लाइट हो गया है सब मिल जाएगा असमना कभी होता ही नहीं ऐसा लाखों साल पर कोई होता है आपको तो हुआ थोड़ा हमको देखा होगा बहुत कितनी कितनी पुणे होता है चौरासी लाख जन्म के बाद मिलता है ना जन्म बड़ा भाग ये हो एक गया तो जन्म है जिसमें ट्राई करनी है What he is saying is you are very punyashali to meet him today, Darshan आपकी कृपा हुई आपने बुलाया बोलो जी કે તમારી કૃપા થઈ અને તમે મને બોલાવ્યો अभी कृपा में गया, अभी कराता हूँ कृपा बोलो हाँ। દાદા ડેના છે અને આપડી મીના છે ને મીના મીનુ એ એની સાથે કામ કરે છે બ્રોકર નું એટલે મીના એને બોલાવે છે અમેરિકા નો છે દાદા દેવ રાખવા છે એક એક એક એને બ્લેસિંગ તો એ લે કરી લે Do you want his blessing? Sure. Sure. હા દાદા બતાવી દે Okay. Now I told what you're supposed to do. Dada Bhagwan is मैं भगवान हो गया नहीं मैं तो ज्ञानी पुरुष हूँ और वर्ल्ड की ऑब्जर्वेटरी हूँ जो जो खुलासा चाहिए सब देता हूँ मन को जितना प्रश्न होता है मन को माइंड को जितना सब प्रश्न का खुलासा कर देता हूँ वर्ल्ड की ऑब्जर्वेटरी हूँ तो मैं भगवान हो गए भगवान अंदर हो गए तो मैं भी नमस्कार करता हूँ दादा भगवान को अंदर फुल भगवान हो गया है हंड्रेड परसेंट उसके साथ मैं बैठता हूँ और मेरे को तो मेरी पर इतना प्लीज हो गया है इधर इधर भी जाता भी नहीं <laughs> तो हो तुम દાદા ભગવાન આપ બોલાવો એ સબ બોલે બે જણ બોલે દાદા બે જણ બોલે નિરાકુળ આનંદ નિરાકુળતા સચ્ચા આનંદ બરાબર દિસ ઇઝ કેશ બેંક આપકો મિલ ગયા કેશ બેંક અસલી બરાબર રિયલ અસલી અસલી માલ મળી ગયો कोई मेहनत कुछ मेहनत तो करना पड़ेगा नहीं मेहनत करने की कोई जरूरत नहीं सदा भगवान को पकड़ो होता ही नहीं कभी कोई जगह होता Thank <laughs> <laughs> you. This is only one temple of God. And the temple is God. जो आपको जो चाहिए जो सब देता है सब देता है जो चाहिए निर्विकल्प जो निर्विकल्प समाधि मिल जाएगी मिल जाएगी हाँ सब कुछ मिलेगा और कुछ नहीं चाहिए दुनियादारी का कुछ नहीं चाहिए બીજું કઈ નથી જોઈતું એ જ જોઈએ છે દાદા वो सबको मिला है निर्विकल्प समाज પાછું સંભળાય છે બધા ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો કઈ કોલેજ માં શીખ્યા હતા ગુસ્સો ના સ્વભાવ છે દાદા કોઈ કોલેજ માં હતા કે સ્વભાવ છે કોનો સ્વભાવ આત્માનો કે જળનો ચેતનનો કે જળનો કોનો સ્વભાવ છે ચેતનનો કે જળનો જળનો સ્વભાવ છે જળનો સ્વભાવ છે મારું જાણે શું કહે છે બધો કરે છે કોનો સ્વભાવ છે કોનો સ્વભાવ છે જળ હોય તો આ ગુસ્સે થાય કે છે મારો સ્વભાવ છે મારો સ્વભાવ છે હા પણ તું કોણ છું ઘર શું કેતન ચેતન ચેતન દાદા ચેતન માં હોય નઈ ગુસ્સો ચેતન પરમાત્મા છોકરા છોકરા કઈ ફોડી નાખે ગુજરાતી છે ગુજરાતી આવડે છે ગુજરાતી છોકરા કઈ ફોડી નાખે ગ્લાસ વેર કે કઈ ફોડી નાખે તારે હસવું ઉભા થઈને તો બધો જ કરે એવું પ્રશ્ન કરી પ્રયત્ન કરશે દાદા એને મારવા કરવા નહીં હજુ એ તોડી ના નાખે કોઈ એ તોડી નાખે છે કોણ તોડી નાખે કોણ તોડી નાખે છે <laughs> છોકરાથી તૂટી જાય તો કોણ તોડી નાખે ભૂલથી તૂટી જાય છે દાદા ભૂલથી પછી એને કેવું ફરી આવું ના કરીશ ફરી ગઈ એમ કેવું પેલું આપવું ગુસ્સો ખોટો જરૂર જ નથી ગુસ્સાની એનાથી એનાથી વાગી ફૂટી ગયેલા પાછા આવે ખરા પાછા આવે ના આવે આટલું બધું પોલીસ ને કઈ લાવે આશીર્વાદ એક મિનિટ તો હા શું કહે છે તો દાદા એમને જ્ઞાન લેવું છે બેન ને હા ભાઈ God God is in every creature. God is in every creature, whether visible or invisible. Okay. સમજ પડી દાદા એને સમજણ પડી એ દાદા ભગવાન સોલ પ્યોર સોલ છે એટલે આનંદ થાય છે દાદા ભગવાन પ્યોર સોલ શરીર વાળી અવ્યક્ત હૈ नजर व्यक्त हुआ है बस इतना व्यक्त हो गया है इधर अव्यक्त सब जगह पे आत्मा अवेयरनेस अवेयरनेस वो का डेवलपमेंट है डेवलपमेंट है नहीं ऐसा डेवलपमेंट हो गए होता होता आत्मा हो जाता है पहले तो अवेयरनेस भी नहीं रहता है मुझे अवेयरनेस जाता है फिर आगे बहुत बहुत स्टेप है कोई In the in the development of ego towards Atma, એવું ભાન જ નથી મનુષ્યનું હા મત ખબર અંદર દાદા પણ દ્રઢ નિશ્ચય કર્યો છે કે કડું છે કપટ દ્રઢ નિશ્ચય કર્યો છે કે કડું છે કપટ જ છે તો કાયમ સુધી મોખે જવાય તો બિલકુલ પ્યોર ઇમ્પ્યોર ચાલે નહીં ત્યાં અને મારી જોડે ઘણા પ્યોર થઈ ગયા ઘણા પ્યોર થઈ ગયા લોકો પરમાત્મા થવાનું છે તમે જે છો એ થવાનું વગર આપેલો જ છે દાદા આશીર્વાદ તો આપેલો જ છે તમે બધાને એ તો આપેલો છે એ માગી ના લેવાય તમે આપીએ અમે હૃદય ખુશી જાય આપી દઈએ ભીખ બાબા ના ભાઈ નાની નો રાજીપો મેળવો બહુ અઘરો દાદા ભીખ બાબા જ કામ ના ચાલે યાર બનો દાદા નિરંતર યાદ રહે લાખ હજાર પચીસ હજાર માણસો નિરંતર યાદ ચોવીસ યાદ રહે કેવા પ્યોર થઈ રહ્યા છે જેટલું પ્યોર તો એમને યાદ રહ્યા કરે યાદ કરવાના આપણે <laughs> ક્યાં આપવાની છે બધો કચરો મોક્ષ એટલે કયો અર્થ પરમાત્મા પ્યોર જ છે ઇમ્પ્યોર જીવ પરમાત્મા પ્યોર Thank you. સમજણ પડવી જોઈએ ને ના સમજણ પડે કાચમાં જાય મોટો હીરો હોય પણ કાચમાં જાય ના સમજણ પડે ની ખોયા નીકળી છે તો આગળ ગામ વાળા ને ખબર લઈ પડી બધા પથરા નીકળે છે પથરા આવીને બધા એમાં નાખેલા બધા ખાડામાં જ નહીં મારે અરે જીવે છે એટલે શું કહ્યું ભોવાન જ શાસ્ત્ર કે ઉઘાડ્યું આંખે ઊંઘે આખું જગતે સાધુ છે બધા ઊંઘે જેટલી પ્યારી એટલી જાગૃતિ શું કહ્યું જેટલી પ્યારી એટલી જાગૃતિ નિરંતરતા છે ચોવીસે કલાક હા દાદા દાદા ભારતીબેન પૂછે છે કે આપણી પ્યોરિટી કયા કેટલા પ્રમાણમાં હોય એ કેવી રીતના ખબર પડે આ ભારતીબેન પૂછે છે કે પ્યોરિટી કેટલા પ્રમાણમાં હોય એ કેવી રીતના ખબર પડે બધું પોતાને ખબર જેમને ઊંડો આંખે દેખાય એટલા ભાગ દેખાય પછી આપડે આગળ ઊંડાવું છે એટલે પછી આંખે જેમ જેમ દેખાતું છે એમ બધી જયથી ખબર છે છે બધી બધા તમે બધા કપટ ગીતા લખો છો સ્ત્રીઓ જણા છે કોઈ કોઈ ના લખે હોય જ નહીં કપટ ક્યાંથી આવે એ તો આમ જરા માન ને હાટવા માટે કપટ કરે શું કહ્યું અને આ તો વૈભવ સુખો ભોગવવા માટે કપટ કરો પુરુષ માન ને હાથે હારું કપટ કરે દાદા એ કપટ ડિસ્ચાર્જ માં ગણાય ડિસ્ચાર્જ માં ગણાય એ કપટ એ જે કરે છે હવે એ બધું ડિસ્ચાર્જ કહેવાય પણ હજુ કરવાના ભાવ છે એ તો લવ હિસાબ થઈ જાય છે પછી ધીમે ધીમે પૂરું થાય કોઈ નથી હા વીસ હજાર ડોલર આપવા મેં પાછા કાઢ્યા વધારે પડતા લેવાય નહીં આ તો મંદિર નું કામ છે સવાર ઠીક લાગે એટલે પ્રમાણ પાંચ વાગે ગયા સુઈ જશો ગાડી મળી ગઈ બારડોલી થી હવે બહુ આઘું નથી એના જેવું ગાડી ના મળી હતો કઈ જાત ગાડી નથી મળી ગાડી મળી ગયા પછી ત્યાંથી ના મદદ શીખાવી થઈ આ ચાલી નહીં જવાય બરોબર જે છે આવશે બહુ સરસ બહુ સરસ મેં અમે ખાસ કરી આવું પડશે મેં મહિના ચૌરાત પછી આવશે એટલે હાર્ટ ડોક્ટર ને ભૂલીબેન પૂછે છે સ્થૂળમો સૂક્ષ્મમો સૂક્ષ્મતરમો અને મો એ સમજાવો ને દાખલા આપીને Mm-hmm. બીજી કઈ નથી કલ્યાણ એવું જ કરવું છે હવે નહી બધું કાપી જ નાખો બધા દાદા કાપી નાખો મગજ સારું હોય ને બધા વિખાઈ જાય એટલે કાપી નાખો બધા અને વાંચતા કરો પુસ્તકો બહાર મૂકી દેવા બધા તે કાગળ એક ભરાઈ જાવ આવું સરસ જીવન છે સરસ તો એક ભરાઈ જવું એક પોતાનો સંસાર વ્યવહાર વ્યવહાર ચલાવવો પડતો અને બસ બે સીધું સીધી લાઈન નહીં એડજસ્ટમેન્ટ બીજા બધા વ્યવહાર ઉપલબ્ધ બધા ડ્રામેટિક બધું જાણવાની ઈચ્છાઓ કરવા જાય ને બધું એકુનો પાસ ના થાય એટલે આજે મેં વિધિમાં મૂકેલું છે કે આવું આવું ના હોવું જોઈએ મગજ હાઈ ક્લાસ મગજ બધી ધોરણ થઈ જાય પાછળ જ ભરો આવે આ કોઈ નું ભણતો હોય ને તેમાં રખડવાનું બે હાથે ના બને હું તો રખડવાનું બનતું પડ્યું પોતે એ આ બધું આઠ પાછું વાત વાત કરવાનું મગજ બધું ના કડી થાય કે ના રૂપિયા થાય તમારા મનમાં વિચાર હોય કે આવું કરવું છે આવું કરવું પણ થાય કેવી રીતે નિમિત્ત જોઈએ નઈ અમારી વાણી વચન બળ મનમાં ભાવ હોય પણ કપાય નહીં કેટલા વખત ભાવ હતો ઘણા વખત હા મનમાં થયા કે આ કાપના ઝેર કર્યું હજુ બીજા બધા મોહ છે મોહ છે ને મોહ છે મોહ તો તને છે અમારો હતા એક ડુંગર હોય તેમાંથી એક પથરો આમ લાંબો નીકળ્યો હોય તો આપડા લોકોને કહ્યું કે ભાઈ ફોટો લઈ લે એમાં શું લેવાનું કે છે ના ભાઈ એક લઈ લે ને એક લઈ એના પોઈન્ટ વાર પંદર સત્તર આમ થી આમ ફરી ફોટા લઈ લે કરે એ બહુ કહેવાય તેમાં તન્માયા કાઢી આ તો જાણવા ઈચ્છા હોય તને લાગે બહુ છે કાપી નાખો આસ્તી ચોપડી વપડી બાંધી બાધા કરજો અડવા નહીં ડિસાઈડ તમારી જાતે ડિસિઝન શક્તિ આવશે જે ગામ જવાનું નથી તે ગામ નામ પૂછ્યું શું કામ છે આપડે આપડે અલ્જેરિયા જવાનું નથી તો અલ્જેરિયા પૂછ ચુકા કરે તો આગળ તો થાય જવાનું છે ના ને પાણી વાર ને તેનું એ બધી બ્રેન બધા કેવા હાઈ ક્લાસ દવાખાનું ખોલ્યું ને તે મારે ભરૂચ બે દાડા જવાનું હું તો આગળ મગું તમને મળવા આવ્યો રહેવાનું બીજે કઈ જવાનું નહીં કે બઉ સારા માણસ માહિતી બહુ મહતાવડા રહીને આ બહુ મહતાવડું બધું નાના છોકરા જોડે વાતચીત કરે ગમત કરે હસમુખા વિઠ્ઠલ બીજા કે ભાઈ મરી ગયા પેલા ડાયા બી કેવું ડાયા બી ખરા બીજા ના મરી ગયા છે ને મણિજી મારા ચીફ માં હતા પાછળ મારું બહુ ચીડાતા હતા <laughs> લેરી એટલે એમને લેરી મળે કે નહીં તો ભાઈ લેરી મળે કોણ ખાવું લાવે Thank you. મને બધું છે મારી બહુ ખુશ હતા મારી બેન લોકો મારા જુદા એ વાત સમજે છે કાઢ્યું જ નથી હું ત્યાં આવવા મળે લોકોને ગમતું નતું દર્શન મને કેવડે હું આવા નહીં ગામમાં વરગડો ના એવું નહીં એવું નહીં હમણાં હું મલ્લા ગયો હતો ને થોડા વખત બધો તમે આવ્યા હતા ને આવા જેવો પહેલા જેવો બધા દેખાતા પેલા મારા જુવેર ખુબ હે ખુબ હે એમને સમજાતું નથી આક્રમ આવું હતું છે એ સમજો રસ્તો હશે એવું લાગે ભાઈ કેવાના હતા પેલા સુકુમાર કે તો હું તો કેવાનું કેશો છે નહીં નાખે છે તમારી પર વધારે કે તો આજે આટલા દાડા ફર્યા આપણે કહ્યું અમને આનંદ નતો આવતો ના છો ગુપ્ત રાખો કહ્યું આપડે ધર્મ જ એમને આનંદ થવો જોઈએ એમાં દુઃખ નું પરિણામ આપણે ન થઈ તારા પર ધ્યાન લગાતા તો એમને ત્યાં જ ઉતરેલો હતો મારે ત્યાં ઉતરવાનું એ તારા પર ગયા હતા હેડમાસ્ટર હતા અને સૂક્ષ્મતમ મો જરા સમજાવો તને શું સમજાયું તને જે કે ને ભૂલ ચૂક થાય એવું કાઢી આપો ખરું બધું તમે જે અંદર કે જય સદાન અને સૂક્ષ્મ અંદર હોય અંદર થી હોય એ સૂક્ષ્મ કયું અંદર અંદર હોય એ સૂક્ષ્મ શેમ હોય તે અંદર હોય સૂક્ષ્મ એટલે દેખાય નહીં એવી રીતે મોહ થાય તે એટલે આમ દેખાય નહીં પણ મોહ થાય તે એટલે મનથી મનથી થાય વિચારો પછી એ સમજાતું દયા નવી રીતે સમજાવતું કરે દર વખતે નવું નવું નો સ્થુલ આ બધા લોકો આ ફોરેન વાળા સ્થુલ મોહ કયો નો વિચાર વગર દેખતા ને હાથે પડતું નાખે બરોબર ને આપણને એવો મોહ ના હોય આપણને સૂક્ષ્મ હોય કેવું હોય ને આપણા મજૂરો ને સૂક્ષ્મ હોય સ્થુલ ના હોય હિન્દુસ્તાન મજૂરો ને સૂક્ષ્મ હોય અને પછી ઊંચી નાતા અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મતર બે હોય ઊંચી નાતા મજૂરો સુખ માંગવું હોય સુર તો આપ હોય બધું સુંદર સમજતા નથી ને એ સુર શું કહે સમજાયું ને વિચારા કરવા કરે બહુ ઉત્પન્ન થાય દેખતા જ બહુ ઉત્પન્ન થાય અને આપડે તો વિચાર કરે મજૂરો વિચાર કરે અને પછી ઊંચી નાતા હોય તે સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મ અને મોક્ષ માર્ગે જોવા મળ્યું તે સૂક્ષ્મતમ હોય સૂક્ષ્મતમ મોક્ષ માર્ગે જાય છે ખરો પણ હજુ કઈ મોહ રહ્યો છે સૂક્ષ્મતમ આવી રીતે સમજાય સમજાય ને વિચાર વગરના મોહ એ બધો સ્થુલ મોહ પછી શું કીધું છે પૂછે છે કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ મોહ કાઢવા શું કરવું આપણને દેખાય એ મોહ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ મોહ તો તમે મુખ્ય જવું છે તો એ મોહ ઉત્પન્ન થાય નહીં એ સૂક્ષ્મતમ મોહ પહેલું તો થઈ જવાય પછી જશે જ્ઞાન હાથે થઈ જાય બરોબર ફૂલ મજબૂત ફરે છે કઈ વિચાર્યું કર્યું નથી કોના હારું કરું તે ખબર નથી આ બધું કોના હારું કરું તે ખબર નથી આપડા લોકો મારી હાથ પેઢી મારું નામ રહેશે એમને એ નહીં પડે બીજા અને કેટલાક ઊંચી નાચતા લોકો તો મોક્ષ માટે જ જીવે છે પણ ઠેકાવું પડતું ભટક્યા છે મોક્ષ માટે સમજી ગયા સુખ નથી એવું બધું ફરી કાઢેલું ફરી વાર લાગે ખરું કે અમારે સુખ નથી એવું કારણ કે સ્થુલ બહુ છે આપડે લોકો કેટલાય લોકોને મનમાં ઈચ્છા હોય આવે ત્યાં છુટકારો થાય સારું રસ્તો મળતો નથી એટલે ફરે છૂટકો જાય ને મો નથી કરવો છતાં કરવો પડે છૂટકો જ નહીં ને દાદા ની સરળ જણાવતી પકડાતી <laughs> સમજાયું પુષ્પાબેન કે છે કે આપણને આપણને જ્ઞાની મળી ગયા હોય મોક્ષ મળી ગયો હોય છતાં આપણને એમ રહ્યા કરે કે કેમ કરીને જલ્દી છૂટાય એ પણ એક પ્રકાર નો મોહ ગણાય એ મોહ ગણાય ને મોહ તો પોતાની જાતનું ભાન ના હોય ત્યારે મોહ કહેવાય જાત જાતમાં ભાન થયા પછી મોહ ના હોય બાળકો વાલી બીજા બધી ખરાબ